શ્લોક નંબર ફિફ્ટી સિક્સ शैलीवाधा तुझा मूर्तिः शालग्रामोर्च एव तैः द्रव्यैर्यथाप्तैः कृष्णस्य जप्योऽथाष्टाक्षरो मनुः અલૌકિક અવિગિત શિષ્ટાચારને શ્રુતિતુલ્ય કહેવાય છે ઉલટાનો શ્રુતિથી પણ વધુ બળવાન મનાયો છે વળી ભગવાનના નામનો મહિમા તો શ્રુતિએ પણ કહ્યો જ છે કે મર્ત્યા અમર્ત્યસ્ય તે ભૂરી નામ મનામહે વિપ્રાસો જાત વેદસ મરણશીલ અને બ્રાહ્મણો અમૃતમૂર્તિ આપ યજ્ઞનારાયણના નામને વૈદિક મંત્રથી અને વેદોક્ત યજ્ઞાદિ કર્મથી અધિક માનીએ છીએ આ વિષ્ણુના નામનું અપાર મહાત્મ્ય સમજીને તેનું કીર્તન કરો વિષ્ણુ ધર્મોત્તરમાં પણ કહ્યું છે કે અધિતાહ સકલાહ વેદાહ સાંગો પાંગા તેન તું ભગવન નામ યેનાત્ર જાતમ સર્વાર્થ સિદ્ધિદમ સર્વ પુરુષાર્થને આપનારા ભગવાનના નામનો જેણે જપ કર્યો છે તેણે સાંગોપાંગ સમગ્ર વેદોનું અધ્યયન કરી લીધું છે ઋગ્વેદો અથ યજુર્વેદ સામવેદો યથર્વણ અધિતાસ્તેન યેનોક્તમ હરિરિત્યક્ષરદ્વયમ જેણે હરિ એવા બે જ અક્ષરોનું ઉચ્ચારણ કર્યું તે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદને ભણી ચૂક્યો છે પદ્મપુરાણમાં પણ કહ્યું છે કે વિષ્ણુ રેકેક નામાપી સર્વ વેદાધિકમ મતમ શ્રી વિષ્ણુનું પ્રત્યેક નામ સમગ્ર વેદોથી અધિક મનાય છે ભાગવતમાં કપિલ ગીતામાં પણ કહ્યું છે કે તેપુસ તપસ્તે જુહુવુહુ સષ્ણુરાર્યા બ્રહ્માનુચુહુ નામ ગૃણંતી યે તે જે શ્રેષ્ઠ પુરુષ આપના નામનું ઉચ્ચારણ કરે છે તેણે તપ હવન તીર્થસ્નાન સદાચારનું પાલન અને વેદોનું અધ્યયન બધું જ કરી લીધું છે વળી એક બીજી વાત એ છે કે વૈદિક મંત્રોથી કરેલા યજ્ઞ આદિ સર્વે સત્કર્મોની તથા વૈદિક મંત્ર જપની સંપૂર્ણતા કે સફળતા તો ભગવાનના નામોચ્ચારણથી જ છે એમ શ્રીમદ ભાગવતમાં કહ્યું છે શું આવ્યું જપ તપ જે કઈ કરી ખરી ભગવાનનું નામ લે નથી જ છે એની સફળતા સત્કર્મો બધા કરી વૈદિક વૈદિક મંત્રોના જપ કરી સત્કર્મો કરી એ ખાલી ભગવાનનું નામ ઉચ્ચારણ કરી એટલાથી જ એની સફળતા છે એનાથી જ છે આગળ શું ખાલી ભગવાનનું નામ જ જો લે તો એનાથી બધા વેદ બધું શાસ્ત્રો ભણી ચૂક્યો છે એટલે એનો અર્થ શું થયો ભગવાનના નામમાં બધા શાસ્ત્રોના અર્થ રહેલા છે તો ઓઈલા કરવા કે ન કરવા એ બીજું બધું કરવું કે ન કરવું તેપુ તપહ સસનુરાર્યા તપ કરવું કે ન પછી પછી પડવાની એક ચાંદ ભગવાનનું નામ લઈ લે એટલે આખું ચાંદરાડી થઈ ગયું કે બે લઈ લે ત્યારે બે થઈ ગયા તો એ ભાઈ તો વિશ્વ મંગલ સાહેબ શું કરું કે ત્રણ નામ લઈ લે ચાર નામ લઈ લેવાનું ચાર મહિના ચાર એ તો ઓલું કરવું કે નહીં એમ એવું ઋષિ સ્વામીજી શું કે આમાં હું આવ્યું હું દિલીપ ભગત હું કે ભગવાનના નામમાં એના કરતા મોટું ફળ છે એમ બોલું ન કરવું એવું નહીં યજ્ઞાદિક કરતા અને તપ કરતા પણ મોટું ફળ દેનારું ભગવાનનું નામ છે એટલે એટલો મહિમા છે નામનો બોલું ન કરવું એવું નહીં વળી એક બીજી વાત એ છે કે વૈદિક મંત્રોથી કરેલા યજ્ઞ આદિ સર્વે સત્કર્મોની તથા વૈદિક મંત્ર જપની સંપૂર્ણતા કે સફળતા તો ભગવાનના નામોચ્ચારણથી જ છે એમ શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જેમ કે મંત્ર તસ્તન્ય તંત્ર તશ્છિદ્રમ દેશકાલાર્હ વસ્તુત સર્વમ કરોતિ નિશ્છિદ્રમ નામ સંકીર્તનમ તવ મંત્રોની અનુષ્ઠાન પદ્ધતિની દેશ કાળ પાત્ર અને વસ્તુની બધી જ ભૂલો આપના નામ સંકીર્તન માત્રથી સુધરી જાય છે એટલે શું થયું હું અર્થ જોયો કંઈ પણ ભૂલ રહી ગઈ હોય ભગવાનનું નામ લેતા નથી પૂર્ણતાને પામી જાય છે એટલે એનો અર્થ શું થયો એમ ભગવાનનું નામ એટલું સમર્થ છે ઓલાની પૂર્તિ આ કરી શકે છે ઓલાની ખામી છે એ ભગવાનનું નામ દૂર કરી શકે ભગવાનના નામની ખામી હોય તો એ દૂર ન કરી શકે ભગવાનનું નામ ન લીધું હોય તમે તો એનું ફળ એ ન આપી શકે ઓલું ન થયું હોય થોડુંક અધૂરું થયું હોય તો એનું ફળ આ આપીએ એમ એટલે શું થયું એનું એ બળવાન છે નામ એ ઓલા કરતા બધા કરતા બળવાન છે કારણ કે એનામાં એમાં જો ખામી રહી ગઈ હોય ને ભગવાનનું નામ લે તો એ ખામી પૂરી થઈ જાય અને આમાં જો ભગવાનના નામ લેવામાં ખામી રહી ગઈ હોય તો એલા બે ત્રણ યજ્ઞ વધારે કરી નાખે કે બે ત્રણ ચાંદ્રાયણ વધારે કરી નાખે તો એ પૂર્તિ એનાથી ન થાય ભગવાનના નામના ફળની પૂર્તિ ચાંદ્રાયણથી ન થાય ચાંદ્રાયણની ખામી રહી ગઈ હોય તો ભગવાનના નામથી થઈ જાય એટલે ભગવાને કીધું કે જપ યજ્ઞ નામ જપ યજ્ઞ ભગવાનના નામનો જપ કરવો એનાથી મોટો કોઈ યજ્ઞ છે જ નહીં ભગવાનનું નામ લેવું એનાથી બીજું કોઈ જપ કરવા મંત્રોની અનુષ્ઠાન પદ્ધતિની દેશ કાળ પાત્ર અને વસ્તુની બધી જ ભૂલો આપના નામ સંકીર્તન માત્રથી સુધરી જાય છે આપનું નામ સમગ્ર ત્રુટિઓને સંપૂર્ણ કરી દે છે સ્કંદપુરાણમાં પણ કહ્યું છે કે યશ્ય સ્મૃત સ્મૃત્યા ચ નામોક્ત્યા યજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદે તમચ્યુતમ જપ યજ્ઞ કે સત્કર્મોમાં જે કાંઈ ન્યૂનતા રહી ગઈ હોય તે જેમને યાદ કરવાથી કે જેમનું નામ સંકીર્તન કરવાથી સંપૂર્ણ થઈ જાય છે તે અવિનાશી પરમાત્માને હું તત્કાળ વંદન કરું છું શું કીધું એમાં જપ યજ્ઞ સત્કર્મો એ બધામાં કઈ ખામી રહી ગઈ હોય ભગવાનનું નામ લેવાથી પૂરી થઈ જાય છે એવા ભગવાનને હું વંદન કરું છું એટલે નવીન શું આવ્યું એમ જપ હતો ને કીધો સારા જપ ભગવાનનું સ્મરણ કરે તોય પૂરું થઈ જાય એટલે ભગવાનનું સ્મરણ કરવું એ જપ તપ યજ્ઞ એના કરતા શ્રેષ્ઠ છે ભગવાનનું નામ અને સ્મરણ સ્મરણ કોકને ભગવાનની યાદ કરી લે ભગવાનની મૂર્તિને તો પણ ઓલાની ખામી પૂરી થઈ જાય યજ્ઞ કરતા કરતા કઈ ખામી રહી ગઈ હોય ને ભગવાનને યાદ કરી લે કે મહારાજ ભગવાનની મૂર્તિની યાદ કરી લે તો એ ખામી પૂરી થઈ વ્રત તપ કંઈ કરતા હોય ને એમાં કંઈ ખામી રહી ગઈ હોય તો ભગવાનને યાદ કરીને પ્રાર્થના કરી લે તો એ ખામી દૂર થઈ જાય ભગવાનને યાદ કરવામાં ખામી રહી ગઈ હોય તો તપથી પૂરી ન થઈ કે ભગવાન મેં યાદ નહોતા કર્યા હતા એક તમને ચાંદ્રણ ચડાવ્યું તો ઓલું પૂરું ન થાય ભગવાનનું નામ લીધું હોય તો પૂરું થઈ જાય પણ ઓલા બધા સાધનો કરે તો આની ખામી પૂરી ન થાય આ કરે તો ઓલામાં કંઈક ખામી રહી ગઈ હોય તો પૂરી થઈ જાય એટલા એવું આ બળવાન છે ભગવાનનું નામ અને ભગવાનનું સ્મરણ એ બધા એની પૂર્તિ કરી દે અંતકાળે ભગવાનની મૂર્તિની સ્મૃતિ થઈ ગઈ હોય કે નામ લેવાઈ ગયું હોય તો આખી જિંદગીમાં જે કંઈ અધૂરા રહી ગયું હોય તે પૂરી થઈ જાય જપ કરતા સ્મરણ વધારે બળવતર બે સ્મરણ જપ બે જપ હેલો છે સ્મરણ અઘરું છે પણ ફળ ઓછું છે એવું નથી ફળ ઓછું છે એવું કાંઈ નથી સ્મરણ છે એ આંતર સાધન છે મનમાં થાય છે અને જપ તો બહાર જીભે હોતે થાય છે એટલે ઓછું છે હેલું છે એટલે ઓછું ફળ એવું કાંઈ નથી જપ કરતો એટલે આપણું સ્મરણ મને થવાય તો એ કરવો એટલે રહેવા મળશે પેલા તો કરવાનું જ અનુસંધાન ન હોય તો પછી ઓલું ક્યાંથી રહે જપ કરવાનું જ અનુસંધાન ન હોય તો ઓલું ક્યાંથી રહે એટલે જપ મળે કરવા વાલીઓ લૂંટારે શું કર્યું તું હે મરા મરા ઊંધું સ્મરણ કર્યું તું એમ તેને ઓલું કઈ હશે બધું અનુસંધાન પણ એ ચાલુ રાખ્યું એટલે બધું આવી ગયું જો ચાલુ રાખવાનું જ અનુસંધાન ન હોય તો તો પછી ક્યાંથી ઓલું થાય એમ વાલીએ લૂંટારે ઊંધું સ્મરણ કર્યું મરા મરા મરા મરા તો ભગવાન હરખું લઈ લીધું કે હાલો રામ રામ રામ એમ અને પછી એને ફળ આપી દીધું એને ફળ જે થતું હોય એ બધું આપી દીધું એટલે સ્મરણ કરવામાં ભગવાનનું <clears throat> નામ રટણ કરવામાં એવું કાંઈ નથી એમ સ્મરણ અનુસંધાન રાખે તો વધારે સારું થાય તો જલ્દી ફળ થાય અને ન રાખે ને ખાલી કદાચ ન રહ્યું રાખતા રાખતા અને તોય સ્મરણ એમને ભગવાનનું નામ જપ ચાલુ રાખે તોય ભગવાન એને માને શ્રી શંકરાચાર્યે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનું ભાષ્ય લખ્યું છે ત્યાં છેલ્લે તેમણે કહ્યું છે પ્રમાદાત કુર્વતામ કર્મ પ્રજ્યવે ધ્વરેશુ યત પ્રજ્યવેતા ધ્વરેશુ યત સ્મરદ સ્મરણાદેવ તદ્વિષ્ણો સંપૂર્ણમ સ્યાદિતિ શ્રુતિ યજ્ઞમાં ક્રિયાકાંડ કરનારા યાજ્ઞિકોથી પ્રમાદને લીધે કંઈ પણ ભૂલ થઈ જાય તો તે વિષ્ણુ નામ નામ સ્મરણ માત્રથી જ સંપૂર્ણ થઈ જાય છે એમ શ્રુતિ કહે છે હરિભક્તિ વિલાસ ગ્રંથ નામના મહાત્મ્યમાં અને પદ્મપુરાણમાં યમરાજ તથા બ્રાહ્મણ સંવાદમાં ભગવાનના નામ મંત્ર જપનું ફળ બતાવ્યું છે વાસુદેવ જપા સક્તાન અપી પાપકૃતો નરાન નોપ સરપંતી વય વિઘ્ના નોપ સરપંતી વય વિઘ્ના અર્ધે હોતી લઈ લેવું જોઈએ ને એમ નોપ સરપંતી વય વિઘ્ના મમ દૂતાશ્ચ દારૂણાહ વસુદેવ વાસુદેવના નામનો જપ કરવામાં લાગ્યા રહેતા પાપી મનુષ્યોને કોઈ વિઘ્ન નડતા નથી અને મારા ભયાનક દૂતો પણ તેની પાસે જઈ શકતા નથી વાસુદેવ પ્રતાપેન મુચ્યંતે તે ત્વઘોગત મુક્તિમ ભુક્તિમ ચ દુષ્પ્રા દુષ્પ્રાપામ અપી તે પ્રાપ્નુવંતી હિ તે પાપી લોકો વાસુદેવના પ્રતાપથી પાપના પુંજોથી છૂટી જાય છે તથા દુષ્પ્રાપ્ય એવી ભુક્તિ ભોગ વૈભવ અને મુક્તિને પામે છે બૃહદ વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે ક્વના ક્વનાક પૃષ્ઠગમનમ પુનરાવૃત્તિ લક્ષણમ ક્વ જપો વાસુદેવસ્ય મુક્તિ બીજમ મનોત્તમમ કર્મફળના ભોગને અંતે જ્યાંથી પાછા પડવાનું થાય છે તે સ્વર્ગમાં જવાનું ક્યાં અને સર્વોત્તમ મોક્ષના બીજ જેવો વાસુદેવનો મંત્ર જપ ક્યાં સ્વર્ગમાં જવા કરતા ભગવાનનું જપ અહીં કરવો એ શ્રેષ્ઠ છે સ્વર્ગમાં જાય તો ત્યાંથી આવવાનું છે અને અહીંથી અહીં જપ કરે તો અહીં ક્યારે આવવાનું જ નથી એમ એટલે એનું ફળ બહુ શ્રેષ્ઠ છે જાબાલ સ્મૃતિમાં કહ્યું છે કે હરેર નામ પરમ જપ્યમ નિવૃત્તિમ છતાં અનેક પ્રકારની શાંતિ કે સુખ ઈચ્છતા હોય તેમણે હરિના સર્વોત્તમ નામનો જપ કરવો શ્રીકૃષ્ણ આવા નામનું વિશેષ મહાત્મ્ય બ્રહ્માંડ પુરાણમાં કહ્યું છે સહસ્ત્ર નામનામ પુણ્યાનામ ત્રિરાવૃત્યાતુ યથફલમ એકાવૃત્યાતુ કૃષ્ણેતિ નામે નામે કંત નામેકમ નામેકમ તત્ પ્રયચ્છતી પવિત્ર શ્રી વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્રનો ત્રણ વાર પાઠ કરવાથી જે ફળ મળે છે તે ફળને તો શ્રી કૃષ્ણ આવું એકવાર નામ ઉચ્ચારવાથી જ આપે છે વિષ્ણુ ભગવાનના હજાર ત્રણ હજાર નામ લે તો એક કૃષ્ણનું એક નામ લે તો એમાં ફળ થઈ જાય એવા સ્વામિનારાયણ ભગવાનનું નામ લે તો કેટલા બધા થાળે જપે બીજા નામ જયપા હજારે સ્વામિનારાયણ ભગવાનનું નામ એના કરતા મોટું છે એનું ફળ જાજુ છે વિષ્ણુ ધર્મોત્તરમાં કહ્યું છે કે કૃષ્ણેતિ મંગલમ નામ યસ્ય વાચી પ્રવર્તતે ભસ્મી ભવંતી તસ્યાશુ મહાપાતકોટય જેની વાણીમાં શ્રીકૃષ્ણ આવું મંગલમય નામ બોલાતું હોય તો તેના કરોડો મહાપાપો તત્કાળ જ ભસ્મીભૂત થઈ જાય છે નૃસિંહ પુરાણમાં કહ્યું છે કે કૃષ્ણ કૃષ્ણેતિ કૃષ્ણેતિ યો મામ જપતિ નિત્યશઃ જલમ ભીત્વા યથા પદ્મમ નરકાદ ઉદ્ધરામી તમ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ આવા નામ લઈને નિરંતર જે મારો જપ કરે છે તે પ્રાણીને તે પાણીને ભેદીને જેમ કમળ બહાર નીકળે છે તેમ હું તેનો નરકથી ઉદ્ધાર કરું છું ગરુડ પુરાણ તથા પદ્મપુરાણમાં કહ્યું છે કે સંસાર સર્પ સંદષ્ટન નષ્ટ ચેષ્ટેક ભેષજમ કૃષ્ણેતિ વૈષ્ણવમ મંત્રમ જપ્તવા મુક્તો ભવે નરહ સંસારરૂપી કાળા નાગનો દંશ થવાથી જેમ મનુષ્યની ચેતનાનો નાશ થયો થયો હોય તેને માટે તો એકમાત્ર ઔષધ તો કૃષ્ણ આવા વિષ્ણુના નામના મંત્રનો જપ જ છે અને તે કરવામાં આવે તો તે મનુષ્ય આ સંસારના કષ્ટથી છૂટી જાય છે સ્કંદપુરાણના પ્રભાસખંડમાં કહ્યું છે કે નામના મુખ્યતમ નામ કૃષ્ણાખ્યમ મેં પરમ તપ પ્રાયશ્ચિતમ અશેષાણામ પાપાનામ મોચકમ પરમ હે પરંતપ મારા નામોમાં સર્વોત્તમ મુખ્ય નામ તો કૃષ્ણ આવું છે તે સમગ્ર પાપોથી છોડાવનારું શ્રેષ્ઠ પ્રાયશ્ચિત છે વિષ્ણુ રહસ્યમાં કહ્યું છે કે સત્યમ બ્રવિમી તે શંભો ગોપનીયમ ઇદમ મમ મૃત્યુ સંજીવનીમ નામ કૃષ્ણાખ્યામ અવધારય હે શંભો મારું અત્યંત રહસ્યમય સત્ય તમને કહું છું કે મારું કૃષ્ણ આવું નામ મૃત્યુથી બચાવનાર સંજીવની જેવું ઔષધ છે ભારત વિભાગમાં કહ્યું છે કે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ ઇત્યંત કાલે જલ્પન જંતુર જીવિતમ યો જહાતી આદ્ય શબ્દ કલ્પતે તસ્ય મુક્તવે મુક્ત્યય મુક્ત્યય વ્રીડા નમો તિષ્ઠતો વ્રીડા નમ્રો વ્રીડા નમ્રો તિષ્ઠતો અન્ય વૃણસ્થૌ જે જીવ અંત સમયે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ આવું જપતો જપતો શરીર છોડે છે તેને પ્રથમ ઉચ્ચારેલો કૃષ્ણ શબ્દ મુક્તિ આપી દે છે પણ પછી ઉચ્ચારેલા બે કૃષ્ણ શબ્દ તો તેના ઋણી બનીને લજ્જાથી નીચું મુખ કરીને ઊભા રહે છે હવે તને અમારે અમારે શું દેવું પેલો માણસ હોય એની આવીને સેવા કરી લે બધી પૂરી તો પછી બીજો આવીને શું કરે એટલે એક કૃષ્ણ નામે જ બધા એની મુક્તિ આપી દીધી એટલે એને તો ત્રણ નામ લીધા હતા એટલે એને બધા બોલા હાથ જોડીને ઉભા રહ્યા બે બે નામ કે હવે અમે તારે શું દેવું એમ શ્રી કૃષ્ણ ભગવાન દ્રૌપદી પાસે ઉભા રહ્યા હતા ને કે તે ખાલી એક થોડુંક એક નામ લીધું તો એનું ફળ તમે આપ્યું તને હવે પાછું બે નામનું કર જ મારા ઉપર બાકી છે ઋણ બાકી છે એવું ભગવાનના નામનું ફળ છે વૈષ્ણવ ચિંત વૈષ્ણવ ચિંતામણીમાં કહ્યું છે કે મધુરમ મધુરમ એતન મંગલમ મંગલાના મધુરમ મધુરમ એતન મંગલમ મંગલાનામ સકલ નિગમ વલ્ક વલ્લી સત્ફલમ ચિત્ત સ્વરૂપમ સકૃદપી પરિગીતમ શ્રદ્ધયા હેલયાવા ભૃગુવર નરમાત્રમ તારયેત કૃષ્ણ નામ હે ભૃગુશ્રેષ્ઠ આ કૃષ્ણ આવું નામ મધુરોમાં પણ અત્યંત મધુર છે મંગળોના લાગે છે ભગવાનનું નામ છે મધુરા નામ મધુરમ એવું લાગે છે અમૃત જેવું છે એમ પણ અમૃત જેવું લાગે ધૂનમાં આપણે બેઠા હોય તો મજા આવે કે ન મજા આવે એટલે એ આપણને પૂછવું જોઈએ આપણને કે ભાઈ આપણને ભગવાનનું નામ મીઠું લાગે છે કે નથી લાગતું કે ભૂતની ઘોડે લાગે ભૂતને ભગવાનનું નામ લાગે તો ભાગે ભૂતને તો ભડકે નથી આપણને મીઠું લાગે છે કે નહીં ભગવાનનું નામ એ એને તપાસ કરવો જોઈએ ભગવાનનું નામ તો મીઠું જ છે પણ આપણને કેમ નથી લાગતું તો આપણે ભૂત હશું હું જો લાગતું હોય તો બરાબર ન લાગતું હોય તો ભૂતનો વા આવ્યો હોય એમ ભગવાનનું નામ ધોન એવું કરતાં કરતાં આપણને મીઠું લાગવું જોઈએ મજા આવવી જોઈએ કે હાલો ભાઈ મજા આવી ગયા મજા ન આવે ત્યાં સુધી ભૂતનો વાય એમ આવ્યો ભૂત હોય તો ભાગે આમ તો એમને બેઠું હોય તેને કઈ વાંધો નહીં જો કોઈક નામ લે તો બળે અને ભાગે પકડી રાખ્યું હોય તો બળે ન પકડ્યું હોય તો ભાગે બે માંથી એક કરે હે તો કોક દી કોક દી ભૂતનો વા આવ્યો કોક દી કોક દી આમાં વા તો ફરતા હોય છે ને બધા એ વા ફરતા હોય ને વા એક ધારો હોય કોક દી પગમાં આવે ને કોક દી ગોઠણમાં આવે ને કોક દી વાહામાં આવે ને કોક દી ગોળી આય બારડામાં આવે ને એવું બધું વા ફરતો રહે ને શરીરમાં વાઘરી ગયો હોય તો એ ફરતો રહે એમાં કોક દી કોક દી સારું લાગે તો તેથી વળી હરકું થઈ ગયું કોક દી ભૂતની ગોળે થાય તો વા આવ્યો એમ સમજો વાત કઈ એક ઠેકાણે છે નહીં પવન ક્યાં એક ઠેકાણે છે એટલે તેને વા કીધો હે ભૃગુશ્રેષ્ઠ આ કૃષ્ણ આવું નામ મધુરોમાં પણ અત્યંત મધુર છે મંગળોના મધ્યે અત્યંત મંગળ છે સમગ્ર વેદોરૂપી લતાનું એક સત્ય સ્વરૂપ અને ચૈતન્ય ફળ છે જો કોઈ મનુષ્ય નામ ચૈતન્ય છે ચિત્ત સ્વરૂપમ ભગવાનનું નામ છે એ બીજા જેવું નથી એ ચૈતન્ય સ્વરૂપ છે નામ લીધું હોય એટલે એ નામ છે એ કામ કરે છે તો ચૈતન્ય કહેવાય નહીં તો કઈ ચૈતન્ય ક્યાંક મૂક્યું હોય તો ક્યાંક કરંટ મૂક્યો હોય તો એ કેમ બધાને ખળભળાવી નાખે એમ ભગવાનનું નામ મૂક્યું હોય તો બધાને એમ થાય માયાને ખળભળાવી નાખે એવું છે સમગ્ર વેદોરૂપી લતાનું એક સત્ય સ્વરૂપ અને ચૈતન્ય ફળ છે જો કોઈ મનુષ્ય કૃષ્ણ આવા નામને શ્રદ્ધાથી કે અનાદરથી એકાદ વખત પણ ઉચ્ચારે તો તે નામ મનુષ્ય માત્રને તારે છે તેનો ઉદ્ધાર કરે છે પદ્મપુરાણમાં પણ કહ્યું છે કે નામ ચિંતામણિ કૃષ્ણશ ચૈતન્ય રસ વિગ્રહ પૂર્ણ શુદ્ધો નિત્યમુક્તો અભિન્નત્વાન નામા નામના મિનોહો અભિન્નત્વાત નામ નામિનો અભિન્નત્વાત નામ નામિનો કૃષ્ણ આવું નામ એક કૃષ્ણ આવું નામ એક ચિંતામણી છે તે મૂર્તિમાન ચૈતન્ય રસ છે કૃષ્ણ આવું નામ અને નામી પરબ્રહ્મ અર્થાત નામ અને નામી આ બંને અભિન્ન હોવાથી તે પૂર્ણ છે શુદ્ધ છે અને નિત્ય મુક્ત છે આથી જ કૃષ્ણ ભગવાનના અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો આમ કહેલું વચન સપ્રમાણ હોવાથી યોગ્ય છે આ અંગે વિશેષ વિસ્તારીને કહેતા નથી આ બાબતમાં કેટલાક લોકો પોતાના પાંડિત્યનું મિથ્યા અભિમાન ધરાવીને આવું બોલે છે કે આગળ જે કૃષ્ણ આવું નામ કહ્યું તે તે બીજી પ્રાકૃત વ્યક્તિનું નામ હોય તેવો જ સાધારણ શબ્દ છે અને જે તેનો મહિમા કહ્યો છે તે પણ એક જાતનો અર્થવાદ અવાસ્તવિક પ્રશંસા માત્ર છે પણ આવું બોલવું તે બરાબર નથી એને નામાપરાધ કહેવામાં આવે જેમ ભગવાનનો અપરાધ છે એમ નામાપરાધ છે નામાપરાધ એટલે ભગવાનના નામને બીજાના જેવું જાણ કોકનું નામ નારણીઓ હોય કોકનું નામ શિવો હોય તો એમ એવું જ નામ ભગવાનનું એમ એવું નામ એમ સમજવું એ નામાપરાધ કહેવાય ભગવાનના નામને બીજાના નામ જેવું જણાય જ નહીં એ તો કેવું છે સર્વાધીશ ચિત્ત સ્વરૂપ છે ચૈતન્ય છે એમ એક વાર જ જો બીજાના જીભે આવી ગયું હોય તો એને હોતે ચૈતન્ય બનાવી દે જળમાંથી ચૈતન્ય બનાવી દે આપણે જળના જળ રહી છીએ ચૈતન્ય નથી થતા એનું કારણ કે નામ નથી બોલતા નામ લઈ તો એવું નથી લેતા એટલે જડના જળ રહી વાલીઓ લૂંટારો તો કેવો જળ હતો તો ભગવાનનું નામ લીધું તો એ ઋષિ થઈ ગયો ચૈતન્ય થઈ ગયો પંચરાત્રમાં કહ્યું છે કે સર્વોત્તમે હરેર નામની યથર્વાદેતિ બુદ્ધય નામનો બલાચ અર્થવાદેતિ યર્થવાદેતિ અર્થ અર્થવાદેતી બુદ્ધય નામનો બલાચ પાપાની યે કુર્યુસ્તે અપરાધીનઃ ભગવાન હરિના સર્વોત્તમ નામમાં જે લોકો અર્થવાદ બોલતી બોલાતી ખોટી પ્રશંસા માત્ર છે આવી બુદ્ધિ ધરાવે છે તે ભગવાનના અપરાધી છે તમે રિહાણા હોય તો તમારી કેમ પ્રશંસા કરી ઓ ભાઈ તમે તતાવતી ભંડાર હરખો હાલતો તો હવે હરખો હાલતો નથી અને તમે જે શાક કરો તો બધા આંગળા હોતે ખાઈ જતા હતા એવું આપણે તો રિહાણાઓ તો ન કરવું પડે એને શું કહેવાય અર્થવાદ અર્થવાદ ખોટી પ્રશંસા તમે જો અહીંયા હો તો સાધુ આશ્રમનું ધ્યાન રહેશે નકર કોણ રાખે એટલે એવું જો તમારે રિહાણ આવોથી કરવું પડે તો એમને અર્થવાદ કહેવાય એટલે ભગવાનના નામના એ વખાણ જે કર્યા છે એ બધા ભગવાનનું નામ રિહાણું તો એટલે કર્યા છે ખોટી પ્રશંસા એમ કહેવાય અર્થવાદ ખોટી પ્રશંસા કરવી પડે જો હરખું ન હોય તો એની એની એટલું જ એમ કે ઓલી એની ભૂખ લાગી હોય વખાણની વખાણની ભૂખ તો હોને અનાદિની છે ને કઈ એવું નથી કે હમણાં જ લાગે પછી તો ક્યારેક રહેવાય જ નહીં એવું થાય ત્યારે વધારે ભૂખ લાગી જાય વખાણની ભૂખ એવી હોય આમથી ચાલુ ભૂખ તો છે જ બધાને પણ ક્યારેક ક્યારેક તો રહેવાય જ નહીં હવે રહેવાય જ નહીં તો પછી શું થાય રિહાય રિહાય એટલે વખાણ કરે આવું રિહાણા વિના કોણ વખાણ કરે તમારે ચાલુમાં કન્ડિશનમાં કોઈ વખાણ કરે તો રિહાવજો તો બધા વખાણ કરે ઓહો તમારી રી કેટલાને પરેશાન કરે છે એટલે તમે જલ્દી કૃપા કરો તો કેટલા બધા રાજી થાય વરસાદની ગોળે તો એને એમ થાય કે મારી રી આવડી મોટી તો હું કેવડો એમ એમ કરીને ઊભો થાય એટલે વાંચ ભગવાન હરિના સર્વોત્તમ નામમાં રિહા તો આવડે છે કે નથી આવડતું નથી આવડતું કે આવડે છે હે અમુક સ્વામી આપણે આપણે તો આપણે સ્વામી ને સામે પૂછ્યું છે ને એ એક ટેકનિક છે ને શીખવા જેવી છે કે આમાં આવી જાય તો શીખ લઈ પણ આમાં તો કઈ આવતી નથી રિહાવારી ટેકનિક ભૂખ લાગે એ ભૂખ લાગે ને તો આવડી ને એ વખાણની ભૂખ લાગે તો આવડી જાય એને વધારે ઓછા વધારે વધારે હોય તો વખાણની ભૂખ લાગે તો આવડી જાય ને હા દિલીપ ભગત ને ભૂખ જ નથી લાગતી એમ તમને નથી લાગતી લાગતી એમ હમણાં દિલીપ ભગત ચાંદ્રાયણ કરે કે મને ભૂખ જ નથી લાગતી ગયો આ તો સારું ભાઈ આપણે તો અમને તો ચાંદ્રા કરી તો વસડકા થાય છે ક્યાં હોય ને આમ એમ થાય કે હોતા હોતા આ લાદીને બટકા ભરતા હોય છે કે કોળીઓ એકાદો વધારે હાથમાં આવી જાય તો હોતા હોતા કરી કઈ ગણાય નહીં ને એટલે એની કોળિયામાં બસો ને ચાલીસમાં ગણતરી ન થાય હોતા હોતા હે અને એ કે અમને ભૂખ જ નથી લાગતી તમને ભૂખે નહીં લાગતી હોય તમને આ વખાણની ભૂખ નથી લાગતી વખાણની ભૂખ લાગવી જોઈએ તો વાંચો ભગવાન હરિના નામ સર્વ ભગવાનના હરિના સર્વોત્તમ નામમાં જે લોકો અર્થવાદ બોલાતી ખોટી પ્રશંસા માત્ર છે આવી બુદ્ધિ ધરાવે છે તે ભગવાનના અપરાધી છે અને તેનું પ્રાયશ્ચિત વરાહપુરાણ આદિકમાંથી જાણી લેવું હરિભક્તિ વિલાસમાં કહ્યું છે કે ઈદ્રશે નામ મહાત્મ્ય શ્રુતિ સ્મૃતિ વિનિશ્ચિતે કલ્પપંત્યર્થ કલ્પંત્ય કલ્પંત્યર્થવાદમે કલ્પંત્યર્થવાદમ યે યાંતિ તે ઘોર યાતના ભગવાનના નામનું મહાત્મ્ય આ પ્રમાણે શ્રુતિએ અને સ્મૃતિએ નિશ્ચિત કર્યું છે તેમાં જે અર્થવાદની કલ્પના કરે છે તેને નરકની ઘોર યાતના ભોગવવી પડે છે કાત્યાયન સંહિતામાં પણ કહ્યું છે કે અર્થવાદમ હરેર નામની સંભવય સંભાવયતી યો નરહ સ પાપિષ્ઠો મનુષ્યેશુ નિરયે પતતિ સ્ફુટમ જે મનુષ્ય ભગવાનના નામ મહાત્મ્યમાં અર્થવાદ અવાસ્તવિક પ્રશંસાની સંભાવના કરે છે તો મનુષ્યોમાં પાપી એવો તે પુરુષ ચોક્કસ નરકમાં પડે છે જૈમિની સંહિતામાં કહ્યું છે કે શ્રુતિ સ્મૃતિ પુરાણે શું નામ મહાત્મ્ય વાંચીશું યે અર્થવાદ ઇતિ બ્રુયન બ્રુયુર ઇતિ બ્રુયુર ન તેષામ નિરક્ષય નિરયક્ષય ન તેષામ નિરયક્ષય શ્રી ભગવાનના નામ મહાત્મ્યને કહેનારા શ્રુતિ સ્મૃતિ અને પુરાણોના વચનોમાં જે લોકો અર્થવાદ કહે છે તેને નરકનું દુઃખ મળતું નથી પદ્મપુરાણમાં કહ્યું છે કે ગુરો રવગના શ્રુતિશાસ્ત્ર નિંદનમ તથાર્થવાદો હરિનામની કલ્પિત નામનો બલાત યસ્ય ચ પાપ બુદ્ધિર ન બુદ્ધિર બુદ્ધિર ન વિદ્યતે તસ્ય યમેર વિશુદ્ધિ આટલા જણાને યમ મારે મારીને શુદ્ધ કરી નથી શકતા એમ આટલા વાના કરે અને જમ લોકો શુદ્ધ ન કરે ઓલા નગર તો કરી દે આછો પાતળો હોય તો એને શુદ્ધ કરી દે આછો પાતળો હોય તેને સીધો કરી દે પણ આને તો જમે સીધો નથી કરી શકતા એટલા કોણ ગુરોરવજ્ઞ શ્રુતિશાસ્ત્ર નિંદનમ શ્રુતિશાસ્ત્ર નિંદનમ તથા નામની અર્થવાદ અને નામના બળથી પાપ બુદ્ધિ આટલાની શુદ્ધિ ભગવાન ન કરી શકે એટલે ભગવાન હું યમ ન કરી શકે એ પાપ બુદ્ધિ નામના આધારે પાપ બુદ્ધિ ભક્તિમાં જ્ઞાનમાલંબ્ય સ્ત્રી દ્રવ્ય રસલોલુભા પાપે પ્રવર્તમાના સ્યુ કાર્ય તેશામના સંગમ એમ એનો સંગ મહારાજે ના પાડી કારણ કે આને જમે સીધા નથી કરી શકતા ને ભગવાને સીધા નથી કરી શકતા જે મનુષ્ય પોતાના ગુરુનો અનાદર કરે છે શ્રુતિ અને શાસ્ત્ર અવજ્ઞા કરે એમ જે મનુષ્ય થઈ ગયું હોય તે ગુરુ હોય તો ગુરુ હું થઈ ગયો એ તો હોય રાખે એવા ગુરુ તો જે મનુષ્ય પોતાના ગુરુની અવજ્ઞા કરે છે એટલે ઊંધાઈ કરે એની આગળ અવજ્ઞા એટલે ઊંધાઈ કરે શ્રુતિ અને શાસ્ત્રોની નિંદા કરે છે ભગવાનના નામ મહાત્મ્યમાં અર્થવાદની કલ્પના કરે છે અને નામ મહાત્મ્યનું બળ લઈને જે પાપમાં પ્રવર્તે છે તેવા મનુષ્યની શુદ્ધિ તો યમના હાથે પણ થતી નથી એમ મારે મારીને થાકી જાય કે આપણે પછી એ હોઈ જાય કે હવે આને રહેવા દો એમને આવો ને આવો થાકી જાય તો હોઈ જાય ને લાખોથી મારી મારીને થાકી જાય આને તો આ એવો ને એવો રીટો અને રીઢાય આ પાંચ આ ચાર વાનાથી બહુ રીઢાય આવી જાય છે તેવા મનુષ્યની શુદ્ધિ તો યમના હાથે પણ થતી નથી બ્રહ્મ સંહિતામાં પણ કહ્યું છે કે મત નામ કીર્તન ફલમ વિવિધમ નિરા વિવિધમ નિશમ્ય ન શ્રદ્ધાતિ મનુષ મનુતે મનુતે ચ તદર્થવાદમ અર્થવાદમ ન શ્રદ્ધાતિ મનુતે ચ તદર્થવાદમ યો માનુષ તમિહ દુઃખ દુઃખચયે ક્ષિપામી સંસાર ઘોર વિવિધાર્તી નિપિત નિપીડિતાંગમ નિપીડિતાંગમ જે મનુષ્ય મારા નામ સંકીર્તનનું અનેક પ્રકારનું ફળ સાંભળીને તેમાં શ્રદ્ધા કરતો નથી પણ તેને અર્થવાદ માને છે તો સંસારની અતિ ભયાનક પીડાઓથી દુઃખી શરીરવાળા તે મનુષ્યને હું દુઃખોના ઢગલા ઉપર ફેંકી દઉં છું અર્થવાદ મારે કે હા એ આપણને બધું સમજાવવાને આપણને શીશામાં પૂરવા માગે છે એમ પણ આપણે ક્યાં પૂરાઈએ પછી એમ એને અર્થવાદ કહેવાય એવું માને એને અર્થવાદ શ્લોક નંબર ફિફ્ટી સેવન સ્તોત્રાદેરથ કૃષ્ણસ્ય પાઠ કાર્ય સ્વશક્તિત તથા નધિત ગિર્વાણેહી કાર્યમ તન્નામ કીર્તનમ અને તે પછી શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્તોત્ર અથવા ગ્રંથ તેનો જે પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે શ્રી કૃષ્ણ ભગવાનનું નામ કીર્તન કરવું તે અષ્ટાક્ષર મંત્રનો જપ કર્યા પછી શ્રીકૃષ્ણ ભગવાનના વિષ્ણુ સહસ્ત્રનામ નામ તથા નારાયણ કવચ આદિ સ્તોત્રોનો પાઠ પોતાની શક્તિ પ્રમાણે કરવો તેમજ જે સંસ્કૃત ગ્રંથોને ન ભણ્યા હોય એ પૂજામાં થાય તો પૂજામાં પછી કરે તો વાંધો નહીં એટલે સુધી તો હજી પૂજાનું છે મંત્ર જપ છે એ તો પૂજાની અંદર છે તેમજ જે સંસ્કૃત ગ્રંથોને ન ભણ્યા હોય તેમણે શ્રીકૃષ્ણ ભગવાનનું ભગવાનનું નામ સંકીર્તન કરવું તદ્ગુણ કીર્તન એવો પણ કોઈક સ્થાને પાઠ હોય તો તેનો અર્થ એ છે કે તે તે સમયની લોકભાષામાં રચેલા કીર્તન તથા ગદ્ય પદ્યાત્મક ગ્રંથો ગાવા વાંચવા એમાં બધું આવી જાય વચનામૃત વાંચો એટલે એ હોતી કહેવાય વચનામૃત વાંચ્યું હોય પૂજામાં વચનામૃત વાંચે એટલે એ કહેવાય સ્તોત્ર પાઠ કર્યો અથવા તો ભગવાનના ગદ્ય ગ્રંથોનું પઠન કરવાનું તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે સ્તવે રુચ સ્તવે રુચ્ચા વચેહિ સ્તોત્રેહિ પૌરાણેહિ પ્રાકૃતેરપી સ્તુત્વા પ્રસિદ્ધ ભગવાન ઇતિ વંદે ઇતિ વંદેત દંડવત પ્રાચીન ઋષિઓ દ્વારા કે પ્રાકૃત ભક્તોએ રચેલા નાના મોટા સ્તોત્રોથી મારી સ્તુતિ કરીને પ્રાર્થના કરે હે ભગવાન આપ મારા ઉપર પ્રસન્ન રહો પછી દંડવત પ્રણામ કરે સ્તોત્રાદિનો પાઠ કરવો આનાથી વાક ઇન્દ્રિયનો ભક્તિમાં વિનિયોગ આદેશ કર્યો છે અને તે પણ મને એટલે કે મનોવૃત્તિ સહિત કરવો એવો ભાવ છે કારણ કે તે પાઠો અર્થાનુસંધાનયુક્ત કરવાના હોય છે કરવાના કરવો હોય તો અર્થના અનુસંધાન પૂર્વક પાઠ કરે તો એનું યથાર્થ ફળ મળે અને ભગવાને એમાં એટલા માટે જ કીધું કે સ્તોત્રનો પાઠ કરવો ન ભણ્યા હોય એને નામ મંત્રનો જાપ કરવો એમ શું કરવા ન ભણ્યા હોય એને નામ મંત્રનો જાપ કરવો એમ શું કરવા કારણ કે અર્થ ન જાણી એકતા હોય તો નામ મંત્રણ કરવો એમ અને ઓલા અર્થ જાણી શકે છે એટલે સંસ્કૃત નો પાઠ કરવો સ્તુતિ હોતે અર્થાનુસંધાન સહિત કરવી આરતી બોલવી હોય તો અર્થ અનુસંધાન સહિત બોલવી આરતી કીર્તન એ બધા અર્થાનું ધ્યાન કરવું એને અર્થાનું ધ્યાન કહેવાય એટલે જો અર્થનું ધ્યાન રાખે તો એને ધ્યાન થઈ જાય એને યોગ સિદ્ધ થઈ જાય એમાં બહુ સારું ધ્યાન થાય ઓલા ધ્યાન કરતા અષ્ટાંગ યોગના ધ્યાન કરતા કીર્તન ધ્યાન અને કીર્તનાનું ધ્યાન ને સ્તોત્રાનું ધ્યાન છે એ શ્રેષ્ઠ કહેવાય કીર્તનમાં પાછો પ્રેમ રસ હોતે પીરસાતો હોય અને મહિમા રસ પીરતાતો હોય અને અષ્ટાંગ યોગના ધ્યાનમાં તો કોરો રસ હોય એટલે એવું ન થાય ધ્યાન મહારાજે જો આ બધી પ્રક્રિયાઓ એવી કરી કે દરરોજ એને ધ્યાન સમાધિ જેવું થઈ જાય જેટલો એ એમાં તલ્લીન થઈ જાય અર્થાનુસંધાનમાં એટલી એને સમાધિ થઈ ગઈ ક્યારે સમ્યક આધિ આધિ તો માનસી વ્યથા મન નવરું નોરીને બરોબર અંગે થઈ જાય એટલે સમાધિ થઈ ગઈ કહેવાય મનના વિકલ્પ સંકલ્પ વિકલ્પ ન રહે અને અર્થાનુસંધાનમાં તલ્લીન થઈ જાય ભગવાનના સ્તોત્રના અર્થમાં તો એ પૂરું થઈ ગયું ભગવાનની આરતી ભગવાનના બીજા જે જે સ્તોત્રો હોય માનસ ચિંતય ભગવાનનું એમાં ભગવાનનું વર્ણન આવતું હોય તો એનો બરાબર અર્થ છે એ અર્થ પછી એને વિઝ્યુલાઇઝ કરવાના હોય એની છબી વિઝ્યુલાઇઝ કરવા ભગવાન કેવા લાગે છે નૂતન ઓલું નૂતન મુદિર દયિત મંજુ કાય એટલે હું નૂતન મુદિર દયિત મંજુ કાય ચંદ્ર વિષદ વસનાની ધરંત માનસ ચિંતય એટલે ઉગતા સૂર્ય જેવી ઉગતા સૂર્ય જેવી કે શેના અર્થ નૂતન મુદિર દયિત મંજુ કાય એટલે न होता એ તો સ્તોત્રનો તો તમારો વિષય નથી ને એ તો સ્વામીજીને કહું છે નૂતન મુદિર દયિત મંજુ ગાય નવીન નવીન અને આનંદિત હૃદયવાળા નૂતન મુદિર નૂતનમ ઉદિર દયિત મંજુકાય એટલે નવીન મેઘના સમાન કાંતિ છે નવીન મેઘના સમાન કાંતિ છે અને ચંદ્ર વિશદ વસના નિધારંતમ એટલે હું ચંદ્રની જેવી શીતળ કાંતિ ચંદ્ર જેવા જેવા શીતળ ટાઢા વસ્ત્રો પહેરનારા એમ નહીં ચંદ્રની જેવી સફેદ દૂધ જેવા વસ્ત્રો ધારણ કરનારા એમ ભગવાનનું શરીર શ્યામ સુંદર છે વસ્ત્રો સફેદ છે એટલે બહુ શોભા બહુ આવે છે એટલે એ છબી આખી બનાવી રાખવાની એવી રીતે કીર્તનોની હોતી હોય કીર્તનો આવે તો એને અર્થની છબી બનાવતા જાય તો એને ધ્યાન થતું જાય તો એને અષ્ટાંગ યોગ સધાતો જાય એમ પ્રાર્થનામાં પ્રાર્થનામાં કીર્તનો બનાવે એમાં કીર્તનો સાંભળે એમાં હતી એમ કરે અર્થ અનુસંધાન જોઈએ તો અર્થ પર પ્રમાણે કરવાય તોતરો એટલા માટે ભણેલા હોય એને તોતરો બોલવાના એટલા માટે કે એને અર્થ આવડે એનું એટલે ભણેલા ન હોય તો એને નામ જપ કરવો તો નામનો અર્થ આવડે એને પાછા ગુજરાતીમાં હોય તો ન ભણેલા હોય તોય આવડે પણ એ કરવાની ટેવ પાડે તો થાય નકર તો આમ આમ સારા બધું જોતા રહે બોલે બોલે રાખે તેને કાંઈ ફળ ન થાય પ્રાર્થના કરવી હોય કે કીર્તન બોલવા હોય તો અર્થ અનુસંધાન સહિત બોલવાના પૂજામાં તો એટલે વિભાગ કર્યો એમ કે સંસ્કૃત ભણ્યા હોય એને સ્તોત્ર બોલવા અને સંસ્કૃત ન ભણ્યા હોય તો નામ ને કીર્તન કરવું અથવા ગુણ નું કીર્તન કરવું નામ અને કીર્તન બે થાય અથવા તો નામનું કીર્તન કરવું એમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કાંઈ ન આવડતું હોય તો અને કીર્તન કરવા ભગવાનના ઓલા ગુજરાતીમાં હોય એને એમ પ્રાકૃત ભાષામાં હોય એને કીર્તન કરવું તો એનો અર્થ આવડે પણ કીર્તન કરવું એ બહુ મહત્વનું નથી મહત્વનું શું છે અર્થાનું સંતાન અર્થાનું ધ્યાન કરવું એ એમણે તમે ધ્યાન નથી કરી શકતા એટલે આના અર્થ આવે એ પ્રમાણે ધ્યાન કરતા જાઓ એકલા ધ્યાન નથી કરી શકતા તો કાંઈ નહીં આમાં જે અર્થ આવે એ પ્રમાણે ધ્યાન કરતા જાઓ એટલે પૂરું થઈ ગયું સાંજે પ્રાર્થના કરો તો એમ એમ ધ્યાન કરો સાંજે પ્રાર્થના કરો છો સાંજે જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી એમાં અર્થાનુસંધાન સહિત ધ્યાન કરવું એમ સ્તોત્રાદિનો પાઠ કરવો આનાથી વાક ઇન્દ્રિયનો ભક્તિમાં વિનિયોગ આદેશ કર્યો છે અને તે પણ મનોવૃત્તિ સહિત કરવો એવો ભાવ છે કારણ કે તે પાઠો અર્થાનું સંધાનયુક્ત કરવાના હોય છે કરવાના બતાવ્યા છે જપ કે સ્તોત્રાદિ ઘણું કરીને અર્થાનું સંધાન અપેક્ષા પૂર્ણ કરવાના શાસ્ત્રોમાં બતાવ્યા છે જેઓ સન્મંગળનો <coughs> પાઠ કરો તો અર્થાનુસંધાન સહિત કરો એમ શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ સર્વજીવ હિતાવહ ભક્તિ સંપોષકો વાગ્મી તેમાં અર્થ સહિત પાઠ કરવાના હું એનો અર્થ થાય એ બધા અર્થ મહારાજના લીલા સહિત છે ને બધાને મહારાજની લીલા ઉપરથી નામ કર્યા છે એટલે એ પછી એમ કે વિઝ્યુઅલાઇઝ કરવાનું એની યારે ભક્તિ સંપોષકો એમ એટલે હું વાગ્મી એટલે એમાં આખા સત્સંગી જીવન પ્રમાણે કીધા છે ને મહારાજના ગુણો પ્રમાણે કીધા છે એટલે એવી રીતે અર્થાનુસંધાન સહિત સ્તોત્ર પાઠ કરવાના જપ કે સ્તોત્રાદિ ઘણું કરીને અનુસંધાન અપેક્ષા પૂર્ણ કરવાના શાસ્ત્રોમાં બતાવ્યા છે જેઓ શાસ્ત્ર ન ભણ્યા હોય તેમણે નામ કીર્તન કરવું તેમનો અભિપ્રાય તેમનો અભિપ્રાય જ એ છે કે જો અર્થાનુસંધાન ન જાણતો હોય તો કેવળ જપ કરવાનો સંસ્કૃત અનુસંધાન ન જાણતો અર્થાનુસંધાન ન જાણતો હોય તો ગુજરાતી કરવાનું એમ પણ કરવાના બે એને અર્થાનુસંધાન છે અને અર્થાનુસંધાન કરાય એનું જ ફળ છે પૂજા એમ અમસ્ત બીજી ક્યાંય ગમે ને ભગવાનની સ્તુતિ કરે તો ભગવાનની સ્તુતિ એટલા માટે કરવાની છે કે અર્થાનુસંધાનથી એનું ધ્યાન થાય નકર તો આમ કરી આમ આંખું ફેરવીને ભીયો આવે ઓલું અર્થાનુસંધાનથી સ્તુતિ કરે તો એનું ધ્યાન થઈ જાય એટલી ઘડી તેમનો અભિપ્રાય જ એ છે કે જો અર્થાનુસંધાન ન જાણતો હોય તો કેવળ જપ કરવાનો તેમનો અર્થ તો જરૂર માલુમ હોય જ જપનો અર્થ તો બધાને ખબર જ હોય નામ ભગવાનના નામનો અર્થ તો એટલે એને એ અનુસંધાન રાખવાનું જો અર્થાનુસંધાન અપેક્ષિત ન હોય તો નહીં ભણેલા પણ સ્તોત્રનો પાઠ માત્ર તો તેઓ કરી શકે પણ અર્થાનુસંધાન સક્ષમતા ન હોવાથી જ જેમાં અર્થાનુસંધાન રાખી શકાય એને વિકલ્પ આપ્યો એમ નકર તો ઓલા પાઠ હોતે ભણેલા ન હોય તો ઓલા પાઠ ન કરીએ કે કરીએ કે પણ એને વિકલ્પ એટલા માટે આપ્યો કે એનો અર્થ એને ન કરી શકે તો અર્થ કરી શકે એવો પાઠ કરવો ગુજરાતીમાં હોતે ભગવાનના ગુણનું તો વર્ણન હોય જ છે એનો પાઠ એનો અર્થ કરવાનો છે પણ અર્થાનુસંધાન સક્ષમતા ન હોવાથી જ જેમાં અર્થાનુસંધાન રાખી શકાય એવા નામ જપનો તેમને માટે નિર્દેશ કર્યો છે નામ કીર્તન તો તો ભણેલો હોતે થઈ કે અપણ હોતે થઈ કે એટલે એણે આવું કરવું અપણ આત્મનિવેદી હોય એમાં અને ભણેલા આત્મનિવેદી હોય ક્વોલિટી કોણ હોય હે ક્વોલિટી કોણ હોય એ કે ભણેલા ભણમાં કાંઈ નહીં અભણ હોય એમ અભણને બીજા શું છે બીજે મન જવાના રસ્તા બહુ ઓછા હોય ને એટલે એમ એટલામાં જ એને ઓલું કરવું પડે ભણેલા તો બધે બહુ જાણે એમ બહુ જાણે એટલે બીજે બધી દોડે બહુ એમ એટલે ભણેલાને ક્વોલિટી થવું બહુ કઠણ હોય એમ એને ઝાઝા રસ્તા બંધ કરવાના ભણને થોડા બંધ કરવાના હોય એટલે થોડામાં જલ્દી થઈ જાય દહ બાર બારણા હોય તો એકાદું ભૂલી જ જાય અને એક જ બાણું હોય તો એટલે અભણને એક જ બાણું હોય અને ભણેલા તો દહ બાર ને એમાંથી નહીં વધારે આ તો કોસ્ટ લઈને પાડે હોતે પાછો હોશિયાર માણસો હોય ને એને બહુ હોશિયાર માણસો બહુ આત્મનિવેદી ન થઈ શકે ને બોંધિયાળ હોય આત્મનિવેદી થાય કે આપણે તો હવે કાંઈ બીજી કાંઈ બીજી બધી બોંધા થઈ તો આત્મનિવેદી થાય એમ હોશિયાર માણસો હોય તો એને ઘણી હોશિયારી ઉપયોગ કરવાનું ઘણી જગ્યા હોય ને બધી એટલે એને આત્મનિવેદી થવાની નવરાય ન હોય એટલે તો ભગવાને એ કીધું છે અભણ હોય તો કાંઈ વાંધો નહીં એમ આત્મનિવેદિત થાય જો અભણ હોય તો એમ વાત અને હોશિયારને તો કઈ સલાહ દેવાય નહીં હોશિયાર હોય તો જાણતા જ હોય પહેલેથી સલાહ દેનારા કરતા પહેલાં એ જાણતા હોય કે હા મને ખબર જ હતી તમે કીધું એટલે સારું સારું તમારું સારું થાય મને યાદી અપાવી એટલે તમારું સારું જ થાય હોશિયાર માણસો બહુ બધું જાણતા હોય એટલે એને આત્મનિવેદિત થવું બહુ કઠણ એટલે ભગવાને આને આને યાદ કર્યા કે કાંઈ વાંધો નહીં થાવ તો ભલે સારું તો તો હું ધન ભાઈ પણ આ પણ થાય તો કાંઈ વાંધો નહીં એને અમારે જોઈડ થાય જોઈડમાં કોઈક જોઈ તો કરું હા હે શાસ્ત્ર કા શું કરે બંધ કરવાનું એવું ક્યાં છે એવું કે આત્મનિવેદિત બે થાય પણ ઓલા રસ્તા ઓછા છે એટલે રસ્તા બંધ એટલે રસ્તા બંધ કરો એમ રસ્તા તો ડાપણમાં હોય છે શાસ્ત્રમાં નથી હોતા અને ડાપણ જાજુ હોય ને એટલે ઘણા એમ તો અભણાય દોઢ ડાયા હોય એટલે એ પાસે ન થાય કોઈનું અભણ હોય તે દોઢ ડાયા તો હોય ને અભણને દોડડા પણ હોય એ કોઠાનું હોય એને કોઠામાંથી જ નીકળી રાખે દોડડા પણ અને આને આ દોઢડા હોય એને શાસ્ત્રમાંથી દોડડા પણ નીકળે અને આને કોઠામાંથી નીકળી રાખે કોઠો એટલે સ્ટમચ સ્ટમચ સ્ટમચ માલી પાસે નીકળે ને કોઠો જેમ દિલી ભગત ને કઈક ને કઈક ખોઈ રાખે વાણિયા ભગત ને ખોઈ રાખે ને નામ કીર્તન તો જેઓ ગેરવાણ ભણ્યા હોય તેમને પણ અપેક્ષિત છે તેમણે પણ એને હોતે પાછું કરવાનું એમ ગીરવાણ એટલે શાસ્ત્ર હે સંસ્કૃત એટલે એ એમ જાણે કે પાછું મારે આપણે એ કંઈ કરવાનું નહીં એવું નહીં એમ નામ કીર્તન તો એને હોતે કરવાનું પણ એની ઉપરાંત તોત્રપાઠ હોતે કરવાનો તોત્રપાઠ કરવાના પણ એટલે અર્થે સહિત કરવાના અર્થે અર્થાનું ધ્યાન કરવાનું એમ તોત્રપાઠ એટલા માટે કરવાના આ બધા કીર્તન ને નામ ને સ્તોત્રની શું કરવા છે હે ભગવાનમાં સ્મરણના સાધનો છે મુખ્ય છે ભગવાનની મૂર્તિનું સ્મરણ કરવાનું ભગવાનની મૂર્તિમાં તલ્લીન થવાનું આરતી કરતો હોય ત્યારે બધું સકર વગર જોતો હોય તલ્લીન ન થાય તો એનું કઈ મિનિંગ નહીં આ જે પ્રાર્થના સ્તોત્રની બધા શું કરવા છે ભગવાનની મૂર્તિમાં તલ્લીન થવાના સાધન છે આલંબન છે બોલી એમને તમે ન થઈ શકો તો નગર તો ખરેખર તો એક કલાક ત્યાં જઈને એમને તલ્લીન થઈ આવવાનું છે કાંઈ ન હોય તો બસ બોલ્યા વિના આ ક્રિશ્ચિયનોમાં એમ જ હોય છે ને કંઈ પિન્ટ ઓફ સાયલન્સ કંઈ નહીં કરવાનું પણ એમને તલ્લીન થવાતું નથી કાંઈ કોઈને એટલે સ્તોત્રનો આધાર લઈને તલીન થવાનું આધાર થી તલીન ક્યારે થવાય એનો અર્થ કરે તો એના અર્થમાં મનને રાખે ને જીભને ઉચ્ચારણમાં રાખે ને મનને અર્થમાં રાખે તો એમાં તલ્લીન થઈ જાય અને બુદ્ધિથી વિઝ્યુલાઇઝ કરતો જાય તો એમાં તલ્લીન થઈ જાય નામ કીર્તન તો જેઓ ગીરવાણ ભણ્યા હોય તેમણે પણ અપેક્ષિત છે તેમણે પણ દોઢ ડાયા હોય એને કેમ આપણે દોઢ ડાયાનું નામ લઈને લેવાનું અને પોણા ડાયાને જ નામ લેવાનું એવું નહીં એમ દોઢ ડાયા હોય એને હોતે નામ લેવાનું એ નહીં નામ નામ સ્મરણ તો કરવાનું છે જેઓ ગીરવાણ ભણ્યા હોય તેમણે પણ અપેક્ષિત છે તેમણે પણ કરવું જ જેઓ અર્થજ્ઞાન વિધુર છે ગીરવાણ ભણ્યા નથી તેમને માટે વિકલ્પ રૂપમાં નામ કીર્તન બતાવ્યું છે એવું શાસ્ત્રકારોનું તાત્પર્ય છે એમને ઓલા સ્તોત્ર એમાંથી તલ્લીન ન થઈ શકે અર્થ અનુસંધાન ન કરી શકે તો એને નામ રૂપના નામના અર્થમાં અનુસંધાનમાં તલ્લીન થવું ભગવાનને એટલે એ વાહે ન રહી જાય એટલા માટે ભગવાન એનું ધ્યાન રાખ્યું છે નહીં તો આ સ્તોત્રવાળા છે એ બધા ભગવાનમાં તલ્લીન થઈ જાય ને ઓલા ઉભા રે બારણે એવું ન થવું જોઈએ એ વાહે ન રહી જવા જોઈએ જોકે વર્ણાશ્રમ સંબંધી ધર્મો અને ક્રિયાઓ દ્વારા પણ પરમાત્માનું આરાધન થાય છે તેવું શાસ્ત્રોમાં ગીતાદિકમાં બતાવ્યું છે માટે નિયતમ કરો કરો કર્મત્વમ કર્મ જ્યાયો યા કર્મણ કર્મણે એવ સંસિદ્ધિ પ્રાપ્તા જનકાદય ભગવાન પોતાના ધર્મનું જે અનુષ્ઠાન છે એનાથી પણ ભગવાનની આરાધના જ થાય છે તો અહીંયા વળી મંત્ર જપ કરવો અને આવવું અને આમ શું કરવાનું કીધું એમ જોકે વર્ણાશ્રમ સંબંધી ધર્મો અને ક્રિયાઓ દ્વારા પણ પરમાત્માનું આરાધન થાય છે તેવું શાસ્ત્રોમાં ગીતા અધિકમાં બતાવ્યું છે માટે તેના અનુષ્ઠાનથી પણ ભગવત પરાયણતા તો સંભવે જ છે માટે તેનો અહીં નિરાદર નથી તેનું અહીં નિરાકરણ નિરાકરણ કર્યું નથી તે પણ સમયે સમયે જરૂર કરવાનું છે તેમાં પણ ઇન્દ્રિયોનો વિનિયોગ કરીને ભગવત પરાયણ થવાનું જ છે અને એમ કરવાથી પણ પરમાત્માની અખંડ સ્મૃતિનો અભ્યાસ જરૂર થઈ શકે છે તો પછી મહારાજે સાક્ષાત કંઠરવથી તેનો નિર્દેશ કેમ ન કર્યો તેવી કોઈ શંકા કરતું હોય તો તેનું સમાધાન એ છે કે વર્ણાશ્રમ ધર્મ અને કર્મોથી ભગવત પરાયણતા અને ભગવત આરાધનાતા આરાધનતા જરૂર છે જ છતાં પણ તે કર્મો દ્વારા ભગવત પરાયણતા શરીર શરીરી ભાવના દ્વારા સદ્વાર્તાથી પરંપરાથી છે ભગવાન પોતાના કર્મોથી ભગવાનની આરાધના કરવી પરંપરાથી ભગવત પરાયણ છે આમાં એમ કીધું કૃષ્ણ સેવા પરે પ્રીત્યા ભવિતવ્યમ જતાય સદા ભગવાન પરાયણ થવાનું આ સાક્ષાત પરાયણતા છે ભગવાનનું નામ જપ કરે ભગવાનનો સ્તોત્રપાઠ કરે ભગવાનનું કીર્તન કરે તો એમાં સાક્ષાત પરાયણતા છે એને ઓલું તો બુદ્ધિ દ્વારા એને સમજવાનું છે કે હું આ મારું આ કાર્ય કરું છું મારી ફરજ બજાવું છું એ ભગવાનની સેવા માટે છે એટલે પરંપરા થઈ ગઈ ડાયરેક્ટ નહીં વાયા થઈ ગયો અને આ સાક્ષાત છે એટલો ફેર છે તે કર્મો દ્વારા ભગવત પરાયણતા શરીર શરીરી ભાવના દ્વારા સદ્વારતાથી વાયા કરીને છે અને અહીં આ ક્રિયાઓ દ્વારા સાક્ષાત ભગવત પરાયણતા બતાવી છે તે વિશેષતા હોવાથી કંઠરવથી બતાવી છે આદેશ કર્યો છે એવું તાત્પર્ય છે સજાનુ સ્વામી મહારાજની જય